એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા સુરભી વાર્તા સાંભળે છે આવો આવો સુરભી બેન આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે બિલ્લી માસી છમછમ અરે ભાઈ આ વાર્તા તો ગીરા પિનાકિન ભટ્ટની છે તેમણે મને કહી છે હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો ભાઈ બા એ ભા આ બિલ્લી માસી ઉપરથી પડી એને વાગ્યું હશે ના બેટા એને ના વાગે હો એમ કહેતા બબલીની બા તો કામે વળ્યા લપાતી છુપાતી બિલ્લી માસી બબલીની પાસે આવી પછી આંખો પટપટાવતી બોલી બબલીના પગે છમ છમ મારા પગ તો ખાલી ખમ બિલ્લી માસી હું તમને છમછમ આપીશ હો હા મને છમછમ બહુ ગમે તારી બાને કહે ને કે મને પણ છમછમ પહેરાવે મારી બાને કહીશ તને છમછમ દઈશ આ સાંભળીને બિલ્લી માસી તો ખુશ ખુશ થઈ ગઈ હો એ તો નાચતી જાય કૂદતી જાય ને મ્યાઉ મ્યાઉ મ્યાઉ એમ કરતી જાય બબલીને એના ખેલ જોવાની મજા પડી ગઈ થોડીક વારમાં જ બંને બેનપણીઓ બની ગઈ હો પાક્કી સખીઓ એકબીજા વિના ન ગમે એવી વાત વાતમાં બબલી બોલી બિલ્લી માસી એક વાત પૂછું તમને હા હા પૂછ ને એક શું અગિયાર પૂછ ને બબલીએ તો પૂછ્યું તું આમ ઓટલા ઉપરથી કૂદે ને પાળી પરથી એ કૂદે બારીમાંથી કૂદે ને દરવાજેથી તારા પગ પછડાય છે તો તને વાગતું નથી મને તો બહુ વાગે છે હો ના બબલી ના મને તો નથી વાગતું તું જો મારા પગના પંજામાં ગાદી છે ને એટલે હું ઉપરથી પછડાવ તોય મને ના વાગે વળી હું તો દૂધ પીવું દહીં ખાવ ઘી ખાવ ને દોડા દોડ કરું બિલ્લી માસી દૂધ દહીં ને ઘી તો હું પણ ખાઉં છું પણ મારા પગમાં તારા પગ જેવી ગાદી નથી એટલે તારા જેમ મારાથી ન કૂદાય તું કુદીને બા પાસે આવ હું દોડીને બા પાસે જાઉં છું હો પછી તો બંને હરખથી ગાવા લાગ્યા બાની પાસે જઈશું છમછમની વાત કહીશું બાની પાસે જઈશું છમછમની વાત કહીશું <laughs> બબલી જો હું તો આવી ગઈ તારા કરતા પહેલા બંનેની વાત સાંભળીને બા તો ખડખડાટ હજી પડ્યા હો ભાઈ ને બિલ્લી માસીના પગે ગમ ગમ ગમ ગમ ઘુઘરીઓ પહેરાવી અને પછી તો બબલી દોડી ધમ ધમ બિલ્લીના પગે છમ છમ બબલી દોડી ધમ ધમ બિલ્લીના પગે છમ છમ